એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ ભુજમાં બેઠા બેઠા પાવની બેન વાર્તા સાંભળે છે અરે વાહ ભાઈ અને આ મહુવામાં બેઠા બેઠા વિજયભાઈ વાર્તા સાંભળે છે ને ઓહો આવો આવો બાળ દોસ્તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો હા વાર્તાનું નામ છે હિંમતવાન ચકલી સાંભળજો હો આફ્રિકાના જંગલની વાત છે ઘણા વર્ષો પહેલા આફ્રિકાના જંગલમાં એક ચકલી રહેતી હતી કહેવાય ચકલી પણ આ ચકલીનું કદ સામાન્ય ચકલી કરતા બહુ વધારે હતું હો ભાઈ દેખાવે સુંદર અને પાછી હિંમતવાળી પણ ભારે આ ચકલી બેને વનના એક ઘટાદાર ઝાડ ઉપર પોતાનો માળો બાંધ્યો હતો આ માળામાં ચકલી ઈંડા મૂકતી પણ એના ઈંડા અવારનવાર જમીન પર પડ્યા હોય અને બચ્ચા આવ્યા હોય તો ઉપરથી નીચે પડીને મરી ગયા હોય આવું તો ઘણી વાર થતું ચકલી વિચાર કરતી આવું કેમ થતું હશે પણ ભાઈ શું થતું હતું ખબર છે આ વનની અંદર એક હાથી રહેતો હતો હાથી ભાઈ સ્વભાવે બહુ મિજાજી હતા પોતાનું ધારું જ કરે એવા એને એક બહુ ખરાબ ટેવ એ જ્યારે નદીએ પાણી પીવા જાય ત્યારે ચકલીવાળા ઝાડ પાસેથી પસાર થાય અને ચકલીએ જે ઝાડ પર માળો બાંધ્યો હોય એ જ ઝાડ પર પોતાની પીઠને થડની સાથે ખંજવાળે <laughs> એટલા જોરથી ઘસે એટલા જોરથી ઘસે પોતાનું શરીર કે આ મોટા ઝાડના ડાળખા અને પાંદડા બધા હાલક ડોલક થાય અને ચકલીનો માળો હાલતો ચાલતો ને ઈંડા સાથે પડે નીચે ક્યારેક તો બચ્ચા પડીને મરી જાય ઈંડા ફૂટી જાય ચકલીબેન કાં તો ચણ વીણવા ગયા હોય અને કાં ઝાડની ઉપર બેઠા હોય એટલે એમને આ વાતની ખબર ન રહેતી હો આવું તો ઘણી વાર બને એટલે ચકલીએ એકવાર મનમાં વિચાર કર્યો કે આ માળો કોણ પાડી નાખે છે એનો કંઈક રસ્તો તો કાઢવો પડશે કોણ મારા ઈંડા નીચે ફેંકે છે એટલે એક દિવસ ચકલીએ માળામાં ચાર ઈંડા મૂક્યા અને એક બાજુ ઝાડ ઉપર બેસીને તેની ચોખી કરવા લાગી હો હાથીભાઈ તો હંમેશની માફક આજે પણ આવ્યા અને પોતાની પીઠ ખંજવાળી અને આખા ઝાડને હચ મચાવી મૂક્યું ભાઈ હો અને માળો માળાના ઈંડા બધું જમીન પર પડ્યું ચકલીને ખબર પડી ગઈ કે આ કેવી રીતે બને છે એટલે આ હાથીભાઈને કઈ રીતે રોકવા તે વિચાર કરવા લાગી ચકલીઓ બીજી બાજુ આ ચકલીબેન રોજ ચણ વીણવા જાય અને પછી નદીએ જાય પાણી પીવે નદીમાં છપછપિયા કરીને નાય અને પછી ચણ વીણીને પોતાના માળામાં પાછા આવે આ નદીનો કિનારો થોડોક સાંકડો હતો હો ત્યાં બીજી બાજુ બહુ જ ગંદકી હતી ત્યાંનું પાણી સારું નહોતું જ્યાં ચણ મળતું એ બાજુનો કિનારો ખૂબ ચોખ્ખો પણ ત્યાં એક બહુ મોટો મગર રહેતો હતો ચકલી તો રોજ મગરને કે મગર ભાઈ થોડા આઘા પડ્યા રહો આ ચોખ્ખા કિનારે મારે પાણી પીવું છે છબછબિયા કરવા છે તમે થોડા દૂર જાઓ એટલે હું કંઈક કરી શકું મગર કે જુઓ ચકલી બેન આવડો મોટો કિનારો છે ત્યાં જાઓ ને હું અહીંયાથી દૂર નહીં જાઉં ચકલી તો કે અરે ત્યાં બહુ ગંદકી છે એવું ગંદુ પાણી હું શી રીતે પીવું હું માંદી ન પડું મગર ચકલીની વાત માને તો નહીં ઉપરથી દાદાગીરી કરે હું અહીંથી નહીં હટું તારાથી થાય તે કરી લે લો બોલો ચકલીબેન મનમાં અને મનમાં બિચારા વિચાર કરે હો હવે આ મગરનું શું કરવું એને પાઠ તો ભણાવવો પડશે અને ચકલીબેનને એક વિચાર સૂજો બીજા દિવસે જેવા હાથીભાઈ રસ્તેથી પસાર થયા ચકલીએ કહ્યું એ હાથી તારે આ ઝાડ સાથે પીઠ નહીં ઘસવાની મારા ઈંડા મારો માળો પડી જાય છે મારા બચ્ચાય મરી જાય છે એટલે હું તને ચેતવું છું તારે આ રસ્તેથી ચાલવું હોય તો સીધે સીધા ચાલ્યા જવાનું હાથી ચકલીની આવી બહાદુરીવાળી વાત સાંભળીને હસવા લાગ્યો અરે ચકલી તું કોની સાથે વાત કરે છે મને હાથીને બીવરાવે છે ચકલી તો કે હા હા હું તમારી સાથે વાત કરું છું આ છેલ્લી વાર ચેતવું છું સમજા મારી બહાદુરીનો પરચો જોવો હોય તો કાલે આવી જજો આ સમયે હાથી તો કે અરે ચકલી બેન તમે આવડા અમથા અને મારા જેવા મોટા શરીરવાળાને શું બગાડવાના ચકલી તો કે તો કાલે જોઈ લઈએ એ પછી તો ચકલી ઉડતી ઉડતી મગર પાસે પહોંચી મગરને કે એ મગર મારા રસ્તામાંથી હટી જા નહીતર મારે તને અહીંથી દૂર ખસેડવો પડશે આ છેલ્લી વાર ચેતવણી આપું છું મગર કે અરે વાહ ચકલી બેન તમે તો ભારે બહાદુર મને ડરાવો છો ચકલી કે હા તને ડરાવું છું એટલી બધી બહાદુરી હોય તો આવતીકાલે જોઈ લેજે હું કહું ત્યાં આવી જા લો બોલો ચકલીની આવી વાત સાંભળીને મગર તો મોટે મોટેથી હસવા લાગ્યો હો ભાઈ ચકીબેન તો ઉડી ગયા બીજે દિવસે એક મોટું દોરડું લઈ આવ્યા રોજની જેમ હાથી આવ્યો ચકલીએ દોરડાનો એક છેડો હાથીને આપ્યો અને કહ્યું ભાઈ આ દોરડું હું તમને જ્યારે કહું ત્યારે તમે મને તમારા તરફ ખેંચજો આ દોરડાનો બીજો છેડો હું લઈને નદી તરફ જાઉં છું એમ કહીને દોરડાનો બીજો છેડો પકડીને ઉડી નદી તરફ અને મગરને જઈને કહ્યું એ મગર લે આ દોરડું આ દોરડાને હું કહું ત્યારે ખેંચજે એનો બીજો છેડો મેં મારા માળાના ઝાડ પાસે રાખ્યો છે એ હું ખેંચીશ અને તમારે પણ ખેંચવાનું જોઈએ આપણામાંથી કોણ જીતે છે તે લો બોલો પણ ભાઈ પાવની બેન આ ઝાડ અને નદીની વચ્ચે એક બીજું ઝાડ હતું હો ચકલી બેન એની ટોચ ઉપર જઈને બેસી ગયા અને ત્યાંથી ઝાડ તરફ મોઢું રાખીને બોલ્યા દોરડું ખેંચો હું તમને ખેંચી રહી છું આ બાજુ મગર અને આ બાજુ હાથી બંને જોર લગાવી લગાવીને દોરડું ખેંચવા લાગ્યા ખેંચો તમારામાં જોર નથી આ સાંભળીને બંને વધુ ને વધુ જોર લગાવવા માંડ્યા પણ જરાય કાંઈ કોઈથી વાત ખસે જ નહીં હો મગર તો વિચાર કરવા માંડ્યો અરે અરે અરે આ ચકલીમાં આટલું બધું જોર હાથીભાઈ પણ વિચાર કરે અરે અરે આ ચકલીમાં આટલું બધું જોર હાથી કે આપણે આ ચકલીની સાથે હવે નથી ઝઘડવું મગર પણ ડરીને પછી તો ભાગી ગયો હો ભાઈ અને ચકી બેન પછી તો આરામથી માળો કરીને ઝાડ ઉપર રહેવા લાગ્યા તો ભાઈ આ ચક્કીબેન કેવા બહાદુર હતા હિંમતવાળા હતા મજા પડી ને ચાલો આવજો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો